નિષ્પક્ષપાતી દ્રષ્ટિ સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં કારણ કે હું જ ખેતશી ભાઈ ને મારામાં તો કશો વાંધો નથી હું તો ડાયો ડમરો છું એમ રહે અને સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા મન વચન કાયા પર તમને પક્ષપાત ના રહ્યો તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય જેને પોતાની ભૂલ જડશે જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય ના થાય ત્યાં ના દેખાય તે પોતે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો વીર ભગવાન થઈ ગયો અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો કારણ કે હું ખેંચી નથી હું શુદ્ધાત્મા છું એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય કોઈનો સહેજય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય પહેલાં તો હું છું એમ રહેતું તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય એટલે બીજાના દોષો ના દેખાય પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે અમારું પેલું જ્ઞાન પરિણમવાનું શરૂ થઈ જાય પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં ત્યાં દોષ કોને અપાય દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે દોષો પ્રતિક્રમણથી ધોવાય કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે પાંચસો પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય ને જેમ દોષો ઘટે તેમ જાગૃતિ વધતી જાય હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે જેને અમે જોઈએ છીએ અને જાણીએ એ દોષ કોઈને હરકત કરતા ના હોય પણ કાળને લઈને એ અટક્યા છે અને તેનાથી જ ત્રણસો સાઠ ડિગ્રીનું કેવળ જ્ઞાન અટક્યું છે અને ત્રણસો છપ્પન ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે પણ અમે તમને પૂરું ત્રણસો સાઠ ડિગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં જ આપીએ છીએ પણ તમને પચશે નહીં અરે અમને જ ના પચ્યું ને કાળને લઈને ચાર ડિગ્રી ઊણું રહ્યું મહી પૂરેપૂરું ત્રણસો સાઠ ડિગ્રી રિયલ છે અને રિલેટિવમાં ત્રણસો છપ્પન ડિગ્રી છે આ કાળમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી પણ અમને તેનો વાંધો નથી કારણ કે મહી અપાર સુખ વર્ત્યા કરે છે આ વર્લ્ડમાં કોઈ તમારો ઉપરી જ નથી તેની હું તમને ગેરંટી આપું છું કોઈ બાપોએ તમારો ઉપરી નથી તમારી ભૂલો જ એ તમારો ઉપરી છે જો જ્ઞાની પુરુષ મળી જાય તો તમારી ભૂલ ભાંગી આપે તું તારી જ ભૂલોથી બંધાયો છે આ તો માને કે આ સાધનથી હું છૂટવાનો પ્રયત્ન કરું છું તે એ જ સાધનથી તું બંધાય છે એક એક અવતારે એક એક ભૂલ ભાંગી હોત તો એ મોક્ષ સ્વરૂપ થઈ જાત પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નવી પાંચ ભૂલ વધારી આવે છે આ બહાર બધું રૂપાળું બંબ જેવું ને મહીં બધો કકળાટનો પાર નહીં આને ભૂલ ભાંગી કેમ કહેવાય તમારો તો કોઈ ઉપરી જ નથી પણ ભૂલ બતાવનાર જોઈએ ભૂલોને ભાંગો પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે અને તે એકાદ બે છે કંઈ અનંત ભૂલો છે કાયાની અનંતી ભૂલો છે વાણીની અનંતી ભૂલો છે વાણીની ભૂલો તો બહુ ખોટી દેખાય કોઈને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તો એ ના ગમે એના કરતાં ના બોલાવે તો સારું એમ મહી થાય અરે ચા પાય તો કર્કશ વાણી નીકળે અને મનના તો પાર વગરના દૂષણો હોય ભૂલો તો કોણ ભાંગી શકે જ્ઞાની પુરુષ કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે જે શરીર છતાંય અશરીરી ભાવે વીતરાગ ભાવે રહે છે અશરીરી ભાવ એટલે જ્ઞાન બીજ બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાન બીજ નાશ થાય ને જ્ઞાન બીજ ફૂલ ઉગે એ અશરીરી ભાવ જેને કિંચિત માત્ર સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીરી ભાવ કહેવાય નહીં ને એ દેહ પરથી મમતા જાય શી રીતે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં